સુખી થવાની ત્રણ ચાવીઓ ઇન શોર્ટકટ કહેવું હોય તો આરોપિત ભાવ હું ચંદુલાલ છું એ ઇગોઇઝમ ભાવ છે જો સાંસારિક સુખો જોઈતા હોય તો એ ઇગોઇઝમનો પોઝિટિવ ઉપયોગ કર એમાં નેગેટિવ ના ઘાલીશ અને તને દુઃખ જ ખપતા હોય તો નેગેટિવ અહંકાર રાખજે અને સુખ દુઃખ મિક્સચર ખપતું હોય તો બેઉ ભેળું કર અને જો તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા સ્વભાવ ભાવમાં આવી જા આટલા ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે આ ત્રણ વાક્ય સમજી જા અને તે પ્રમાણે કરવા માંડ તો બધા જ ધર્મો એમાં આવી ગયા એટલે આ ત્રણ જ વાક્યો છે એક સુખી થવાને માટે પોઝિટિવ અહંકાર કોઈને કિંચિત માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય એવો અહંકાર એ પોઝિટિવ ઇગોઇઝમ બે દુઃખી થવા માટે નેગેટિવ અહંકાર પોતાનું સહેજ અપમાન થઈ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઈને કહી આવે કે પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે અલ્યા તારું વેર છે એટલા માટે આ કર્યું એને શું કરવા ફોજદારને પકડાવ્યો વેર વાળવા માટે આ નેગેટિવ અહંકાર અને ત્રણ મોક્ષે જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા નેગેટિવ અહંકાર બહુ બૂરો અહંકાર કહેવાય કોકને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઈ ગઈ આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઈએ કારણ કે એ આપણી આગળની ભૂલો છે એટલે આપણને કોઈ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી જમે કરી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં જો તને સામી ગાળ પોષાતી હોય તો વેપાર ચાલુ રાખવો અને સામી બીજી બે આપવી પણ જો સામી ગાળ ના પોષાતી હોય તો આપણે એની જોડે વેપાર બંધ કરી દેવો આપણને લાગતું હોય કે આવો સાહેબ આવો સાહેબ કહીએ ને તેના પડઘા સારા પડતા હોય તો તેવું કરો આપતવાણી એકમાં લખ્યું છે તેમ વાવમાં પ્રોજેક્ટ કરવાનું વાવમાં જઈને કહેવું કે તું ચોર છે તો એ સામું કહેશે કે તું ચોર છે અને જો તને આવું ના ગમતું હોય તો તું બોલને કે તું રાજા છે તું રાજા છે તો એ બોલશે કે તું રાજા છે તું રાજા છે એવું આ જગત છે તારો ઉપરી કોઈ છે જ નહીં કોઈ પણ માણસને ગેરંટી બોન્ડ જોઈતું હોય તો હું લખી આપું કે તારો કોઈ ઉપરી જ નથી તેમ કોઈ અંડરહેન્ડ પણ નથી કોઈ જીવનો કોઈ ઉપરી જ નથી કોઈ જીવમાં કોઈ દખલ કરી શકે એવો કોઈ જન્મ્યો જ નથી સહેજ પણ દખલ કરી શકે એવો કોઈ જન્મ્યો જ નથી છતાં આ જગત કેટલું પઝલસમ થઈ ગયું છે તારો ઉપરી કોણ છે તારી બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ બે જ તારા ઉપરી છે એ બ્લન્ડર્સ કઈ છે જ્યાં પોતે નથી ત્યાં આરોપ કરે છે કે હું ચંદુલાલ છું એ બ્લન્ડર છે એ બ્લન્ડર્સ ગયા પછી શું રહ્યું સામો ગાળ દેવા આવે તો આપણે ના સમજી જઈએ કે આપણી પહેલાની મિસ્ટેક્સ છે એટલે આપણે એનો સમભાવે નિકાલ કરવાનો ચા ફર્સ્ટ ક્લાસ બનાવી આપી હોય પણ પહેલી મીઠાઈ ખાઈને પછી ચા પીઓ તો પછી શું થાય ચા મોળી લાગે અલ્યા ચામાં ખાંડ ઓછી નહોતી આ તો તને અસર છે આગળની કોઈ મીઠાઈની એટલે આ અસરોથી કોઈ માણસ મુક્ત થઈ ના શકે પણ આનું કોઈને ભાન જ નથી ને